બુદ્ધિ સંસારાનુગામી જ ભટકનારના દોષે ભટકાવનાર ઊભા થાય છે ભટકાવનારા તો બહુ ભોગવશે કારણ કે પોતાની બુદ્ધિથી સામાની પાસે લાભ લીધો બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય પણ આ તો દુરુપયોગ કરે છે તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી કૃષ્ણ ભગવાને ગીતામાં બુદ્ધિને વ્યભિચારિણી કહી છે બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી સહેજા સહેજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે આ તો ભોગવતા નથી આવડતું નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં આવેલા બધા જાનવરોએ દુઃખી થયા છે બીજા કરોડો જીવો છે છતાં દુખિયા એકલા આ મનુષ્યો જ કારણ કે બધાનો દુરુપયોગ કર્યો બુદ્ધિનો મનનો બધાનો જ આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે આ સામે બારવટીઓ આવે તો મારું શું થશે એવો વિચાર આ મનુષ્યોને જ આવે હું કેવી રીતે ચલાવીશ મારા વગર ચલાવશે જ કોણ એવી જે ચિંતા કરે છે એ બધા જ નિરાશ્રિત છે જ્યારે પેલા જનાવરો ભગવાનના આશ્રિત છે તેમને તો ખાવા પીવા આરામથી મળે છે એમને ડોક્ટર હોસ્પિટલ એવું કશું જ નથી અને એ લોકોને દુકાળ જેવું એ કશું નથી હા આ મનુષ્યોના સંગમાં આવ્યા તે જનાવરો ગાય બળદો ઘોડા વગેરે પાછા દુઃખી થયા છે જેમ આહાર ઘટે તેમ પ્રમાદ ઘટે અને બુદ્ધિનું ડેવલપમેન્ટ થાય ચાથી શરીરના બંધારણ બગડ્યા આહાર ઘટ્યો એનાથી પહેલાના જમાનામાં ચા નહીં તે ખોરાક એટલો બધો વધારે તે પછી બળદિયા જેવા થઈ જાય બુદ્ધિ ભેંસ જેવી થઈ જાય છતાં એ લોકો મહેનત સારી કરી શકે ઝાલ્યું કામ સજ્જડ મહેનતે પૂરું કરે બહુ ખોરાકથી બુદ્ધિ જાડી થઈ જાય સૂક્ષ્મતા ઉડી જાય બુદ્ધિ સંસારનું કામ કરી આપે મોક્ષનું નહીં એક વ્યૂ પોઇન્ટે બુદ્ધિ અને બંને વ્યૂ પોઇન્ટ ઉત્પન્ન થાય રિયલ અને રિલેટિવ વ્યૂ પોઇન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બંને વ્યૂ પોઇન્ટથી રિયલ અને રિલેટિવ બંનેને જુદા જુદા જુએ અને તેમનાથી મોક્ષ થાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું સુખની પાછળ દુઃખ ભરેલું હોય અને પાછો દુષમકાળ તો પાર વગરના દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે નિરંતર મૂર્છામાં ભટકે છે